એ આવો આવો હું મોર નથી હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જુનાગઢમાં બેઠા બેઠા સંજય વાર્તા સાંભળે છે અને આ મેંદરડામાં બેઠા બેઠા વિનયભાઈ પણ વાર્તા સાંભળવા આવી ગયા છે આવો આવો સંજયભાઈ વિનયભાઈ આજે છે ને આજે હું તમને બધા ભટુરિયાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હો અને આ વાર્તા તમારા ભાઈબંધ અને બેનપણીઓને કહેજો પાછા બહુ સરસ મજાની વાર્તા છે વાર્તાનું નામ છે સિંધુક પંખીની વાર્તા <laughs> કોઈ એક પહાડી પ્રદેશમાં એક બહુ મોટું સરોવર હતું હો મીઠા મીઠા પાણીથી ભરેલું અને ત્યાં એ પ્રદેશમાં એક ઝાડ હતું અને એ ઝાડ પર એક સિંધુક નામનું પંખી રહેતું હતું આ પંખીના ચરકમાંથી સોનું પેદા થતું હતું પંખી તો સોનાની ચરક ચરકતું હતું ભાઈ એકવાર આ સિંધુકને પકડવા એક શિકારી આવી ચડ્યો એ પહાડની ઉપર અને એ જ વખતે આ પંખીએ સોનાની એક ચરક કરી ચરક ઉપર પડતા ચરક પોતાની ઉપર પડતા જે તો સોનું બની ગઈ આ જોઈને શિકારી તો વિચારમાં પડી ગયો એણે તો વિચાર્યું કે હું જન્મ્યો ત્યારથી લઈને આજે એસી વર્ષનો થયો અને હું તો નાનપણથી પંખીઓને પકડતો આવ્યો છું પણ મેં આજ સુધી એવું કોઈ પંખી જોયું નથી કે જે સોનાની ચરખ કરે આમ વિચારીને એણે ઝાડ ઉપર ઝાડ બિછાવી દીધી પેલું પંખી ત્યાં રોજની જેમ બેસવા આવ્યું એ જેવું બેઠું કે તરત જ ઝાડમાં ફસાઈ ગયું બિચારું શિકારીએ એને ઝાડમાંથી છોડાવીને પાંજરામાં પૂરી લીધું અને તેને પોતાને ઘેર લઈ આવ્યો ઘેર આવીને એને એક બીજો વિચાર આવ્યો કે કોઈક વાર નથી ને આ સોનાની ચરક ચરકતું આ પંખી મારા ઉપર આફત ઊભી કરશે એટલે આ પંખીને રાખીને હું શું કરીશ લોકો મને લૂંટવા આવશે એટલે તેણે તે પંખી રાજાને ભેટ દરી ધરી દેવાનો નિશ્ચય કર્યો કે રાજાને આ ભેટ આપી દઉં એટલે રાજા મને એનું ઇનામ આપશે તેણે રાજાની પાસે જઈને બધી હકીકત જણાવી કે મહારાજ આ પંખી સોનાની ચરક ચરકે છે રાજા તો એ પંખીને જોઈને ખુશ થઈ ગયો તેણે કહ્યું અરે રખેવાળો આ પંખીનું ધ્યાન રાખજો અને તેને સમય સમય પર ખોરાક ને પાણી આપતા રહેજો રાજાની આવી આજ્ઞા સાંભળીને એના મંત્રીઓએ કહ્યું મહારાજ આ અજાણ્યા શિકારીની વાત પર વિશ્વાસ મૂકીને આ પંખીને રાખીને આપ શું કરશો શું કોઈ દિવસ પંખીની ચરકમાંથી સોનું પેદા થતા જોયું છે અમારી તો સલાહ છે કે આપે એને પાંજરામાંથી છોડી દેવું જોઈએ તેને મુક્ત કરી દેવું જોઈએ મંત્રીઓની આ વાત રાજાને ગમી ગઈ કે વાત તો સાચી કોઈ દી આવું સાંભળ્યું તો નથી કે પંખી સોનાની ચરક ચરકે એટલે રાજાએ પંખીને પાંજરામાંથી મુક્ત કરી દીધું છોડી દીધું જેવું પંખી પાંજરામાંથી મુક્ત થયું કે ઉડીને રાજમહેલની અટારી ઉપર બેસી ગયું ભાઈ બેસીને તરત જ એણે સોનાની ચરક ચરકી સોનાની ચરક કરતા પંખી બોલો પહેલો મૂર્ખ તો હું છું અને બીજો આ શિકારી હું એટલા માટે મૂરખ કે મેં શિકારી પાસે જઈ અને સોનાની ચરક ચરકી શિકારીને એની કિંમત નહોતી એટલે એને રાજાને આપી દીધું એટલે એ મૂરખ અને હું મૂરખ આમ વગર વિચારે જેને લાયકાત નથી એને આપવું એ કેટલી મૂર્ખાઈ ભરી વાત હતી તો ભાઈ આવ્યા સિંધુક પંખી નિવારતા હતી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો